પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના અષાઢ વધી પડવાને શનિવાર તારીખ ચૌદ સાત ચોરાસી ગઢડા મધ્ય પ્રકરણ નું એકવીસમો વચનાગતમ શરૂ નમઃ હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને અઠ્યોતેર ના ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજી મહારાજ ના મુખારવિંદ ની આગળ પ્રેમાનંદ સ્વામી અધિક સર્વે પરમહંસ વિષ્ણુ પદ બોલતા હતા સાંભળીએ વાલે શાયર વલયો રે વાલા મેરુનો કીધો રવૈયો રે વાલા સાંભળીએ વાલે શાયર વલવો રે વાલા મેરુનો કીધો રવૈયો રે વાલા વાસંગી નાગના વાલે નેતરા કીધા રે જોજો મારા નાથની નવાયું રે વાલા જોજો મારા નાથની નવાયું રેવાલા ગિરિવર ધારી ધરીને બેઠા રે વાલા ઉધર ભલે ભલે આવ્યા રે વાલા વલોણાના સંચ સર્વે લાવ્યા રે વાલા આપે અસુર ને તેડી લાવ્યા રે વાલા આપે અસુર ને તેડી લાવ્યા રે વાલા શાયર વલોયો ને રતન ની પજાવ્યા રે વાલા નીકળ્યા લક્ષ્મી નારી રે વાલા એ સુર ને પાતા અસુર ને પાયું રે વાલા ચરણામૃત મોરારી રે વાલા ચરણામૃત મુરારી રે વાલા ઉત્તરના જડ મેરું ડૂબવા લાગ્યા રે વાલા કાનુડો કામણ જાણે રે વાલા કાચબાનું રૂપ ધર્યું મારે વાલે રે વાલા વલણું સૂતર આવ્યું રે વાલા વલણું સૂતર આવ્યું રે વાલા હરીનું વલોણું હરખેથી ગાયું રે વાલા વિખતો ઘોડા મહાદેવને પાયું રે વાલા હરીનું વલોણું હરખેથી ગાયું રે વાલા વિખતો ઘોડા મહાદેવને પાયું રે વાલા ભણી ન નરસયો નથી હમણાંનું રે વાલા વેદ પુરાણે વખાણું રે વાલા વેદ પુરાણે વખાણું રે વાલા સાંભળીઓ વાલે એ સાંભળીએ વાલે શાયર વલો રે વાલા મેરુનો કીધો રવૈયો રેવાના મેરુનો કીધો રવૈયો વાના આ ગવાયેલું પદ વિષ્ણુ પદ છે સમુદ્ર મંથન થી ચૌદ રત્ન નીકળેલા તે કોણ કોણ લઈ ગયું તેની વિગત આ પ્રમાણે છે કામધેનુ ઋષિ ઘોડો બલિરાજા હાથી ઇન્દ્ર કૌસ્તુભમણિ ભગવાન લક્ષ્મી ભગવાન અમૃત દેવતા અપસરા દેવતા મદિરા દૈત્ય પારિજાતક વૃક્ષ યાચકો ધનવંતરી અને મોહિની બંનેને ભગવાનનો અવતાર જે શંકર પી ગયા ચંદ્રમાં આકાશમાં રહ્યા શંખ નમુચી દૈત્ય માર્યો અને શ્રીજી મહારાજ ના મુખારવિંદ ની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુ પદ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન રહેવા દો અને સર્વે સુરત થઈને સાંભળો એક વાર્તા કરીએ છીએ જે જેટલા કલ્યાણ ને અર્થે વ્યાસજી એ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા તે સર્વે શાસ્ત્ર એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણ ને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્ર ને વિશે ભગવાનના ચરિત્ર છે કાં ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમ ના ધર્મ ની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેને કરીને કઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમ ના ધર્મ વચ્ચે તો સંસારમાં કીર્તિ થાય અને દેહે કરીને સુખીઓ રહે એટલું જ ફળ છે અને કલ્યાણ ને અર્થે તો ભગવાન ને સર્વ કરતા હરતા જાણવા એ જ છે અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મય જાણે છે તથા નારદ સનકાદિક શુકજી જળભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં તે આ વાર્તા એક વાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજે જ છૂટકો છે અને નારદ સનકાદિક શુકજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું મહાત્મય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મય બતાવે અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં જેમાં બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષ ના જેવો જો મહાત્મ્ય યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માંથી પડ્યા નહીં માટે સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે ભગવાન ને ભગવાન ના સંત એ જ કલ્યાણકારી છે અને બાકી તો જે વર્ણાશ્રમ ની વાત છે ને તો કરીને બે સુખીઓ ને કીર્તિ થાય અને બીજી વાત કરી તો પરોક્ષ ને ભગવાન ને પરોક્ષ ભગવાન ના સંત એમાં જે પ્રત્યક્ષ ની જે ભાવના છે પરોક્ષ ને જે થાય પ્રગટમાં માં કલ્યાણ એનાથી કલ્યાણ થાય એમ તો માની છે ને એમાં એક વાત આવી કે આ પરાશર બ્રહ્મા હાથે ભગવાન ને બીજે પડ્યા પણ એને એ કારણે પરોક્ષ હતા એને પરોક્ષ ક્યાં તો ભગવાન હતા એમ પરોક્ષ હતો પરોક્ષ એમ જોશીભાઈ શું વાત આવી આ કરતો બોલે ને એટલે આ કરું ત્યારે પ્રગટ ભગવાન હોય સંત હોય એને ઓળખવા એ આંકડા માંગણી કારણ કે ભેળું રહેવું બોલવું જાણવું ખાવું પીવું ક્રિયા આપણને મળતી હોય હવે પારકું પોતાનું એવું દેખાય એમાં એ ભગવાન અને શંકર નો નિશ્ચય ન શકે આ નથી દેખાતા એમાં તો આપણે બરાબર જોઈ જાય સુખ એટલે એને મોટા સાધુ કહેવાય એમાં આપણને કઠણ જ ગયા કઠણ પણ પ્રગટ જયારે હોય ત્યારે તો એની ક્રિયાઓ દેખાતી હોય આપણે જેમ દેખાય એવી એના માટે એ ત્રણે દ્રષ્ટિ રહેવો અઘરો શંકર જેવા રામચંદ્રજી ને રોકાતે ગયા શંકર ને રહી એને તો નક્કી થઈ ગયું કે મારા ઈષ્ટ છે ભગવાન એટલે એ ગંભીર ક્રિયા કરે ને કે ક્રિયાનું બંધન ક્રિયાના કરનારા ને છે કે નહીં ઈ જોવાનું ક્રિયા જે કરે છે એ ક્રિયાનું ફળ બંધન એ કરનાર ને છે કે નહીં એ ઓળખવું કરનાર એ જાણે તો ભગવાન રામચંદ્રજીની ક્રિયાઓ તરત દેખનારો જેવો હતો આપણા જેવો જ લાગે છે એમ કઈ દે તરત ને તરત પણ એવો નથી એથી પાર છે ટીકાણે સમજવું અઘરું રાજબંધા જય થતા હોય તાળી તો હાઉલીએ આ ગાલની તાળી છે હમી હમી ટાઈમ ને તાળી લેતા જાય રામ બાહુ ખતવામ કપોલો ભાગવત માં આવે ડાબો જમણો ગાલી પોતાને એને માણસ નો કે કોઈ ભગવાન તો પછી એ આજે આપણે આ બધા બેઠા છીએ પોતાની મેળે માની લઈ પણ એ ક્રિયા દેખાય બીજો અસ્થિતિ રહેતી હોય ને ત્યારે ખરી વાત આ તો આમને કઈ દેખાવાનું નથી એટલે આનંદ કરીને ઠેકડા મારીને અને એ જ આકરું આ જે ભગવતી થવું એ કથન નથી હાથમાં માળા નહીં બોલી ચાલી દહી જાય ભગવતી જવાય પણ આ દ્રષ્ટિ ને એવો ક્રિયા જયારે બદલે એ ક્રિયામાં દિવ્ય ભાવ દેખાય ત્યારે જો ભગત કહેવાતા હોય ત્યાં રાત્રિ વાંચ્યા કરી ઊંડો વિચાર કરે હોય એટલે ગાફલાય કેટલાક ને ધ્યાન ન પડે એટલે બિચારા એમાં કરે એ પાછી ખબર જયારે પડે કે આટલી જયારે આવે ત્યારે જેવો હોય એવો દેખાય દાદા ખાતર ને જરાક આપડે કાળે જેવું આવ્યું ત્યારે જેનું જેવું અંગ હતું જેવું દેખાય એવું બોલે છે ને તેનું શું હતું આપત કાળ જેવું એને જાણવાની પણ એ આપતકાળ આવ્યો એમાં એ કેમ રહ્યા અને આપણે કેમ રહેવું એ કોઈ વાત ન કરે આખ્યાન સાંભળવાનું લગભગ હારો ભગવતી હોય તો આખ્યાન સાંભળવાનું ખબર પડે ખબર હા એટલા માટે નિશ્ચય ની વાત અટપટે અટપટે ખાવું બેસવું ઉઠવું બોલવું ચાલવું બધી આપણા જેવી ક્રિયા હોય એમાં જોતા શીખવું જોઈએ જોતા એટલે શું આ સત્પુરુષ ની ક્રિયા છે સત્પુરુષ જોતા શીખવું જોઈએ એમ નહીં તો સત્પુરુષ ની ઓછો હોય કઈ જોવાય ને આ તો સત્પુરુષ ને હોય જો આમ જરાક બેસી જાય અને બે વચાન વાંચે એટલે એ સત્પુરુષ આ સત્પુરુષ નથી તો કઈ ઓળખાણ છે માલ ને ઓળખતો જ નથી અને માલ લેવો ક્ષેત્રવાળીને બે જેટલા ભગવતી છે ને એ બધામાં ભગવતી પણ આવી સમજે ન પડે અને એને બધું માની લીધું છે કે આપણે બરાબર એટલે આ ક્યારે ખબર પડે છે આટી આવે છે એ પેલા ક્યાંને ખબર છે આ પ્રશ્ન જાડા છે પણ અટપટા છે આ પાછા માની બેહી બરાબર બધું માન્યું કરી ઘોડી ઘોડું માની ગયું સાચું કર્યું સમજણ એટલે ઘોડું ગધેડો ગધેડા ને નથી ચાર પગ હોય અને આવું હોય તો ગોળા ની ઘર પર ખબર જ ક્યાં કારણ કે ઓલા ના લાંબા કાન હોય ઓલા ટૂંકા કાન હોય ઓળખાણ કઈ જાતની આવી ઓલી સાચી ઓળખાણ કોઈ ના પડો એ આપડે આ બધા સાંભળીએ નહીં હો પણ સદબોરસની ક્રિયા એટલે એને માની લીધું આ પછી એની ક્રિયા એના કોઈ ઓળખતું નથી પેલા સત્પુરુષ ને પણ ઓળખે સત્પુરુષ ને ઓળખવા એ હવે વાત છે શું કહો નાલ ધોઈ પૂજા કરી લીધી પાંચ માળા બધા પર જય એટલે સત્પુરુષ થઈ ગયા ને એથી બીજી ઓળખાણ જ ક્યાં થાય ભક્ત ચિંતામણી નું બીજું પ્રકરણ હવે પાકું કર્યું હશે પાકું કર્યું હશે કંઠે કહે તો એનો અર્થ શું કંઠે કરે પણ જીવન ની અરે એવું જોઈએ ને કે મારામાં બરાબર છે કોઈ મેળવતા છે કલ્યાણ જોતું હોય ફેર જન્મ મરણ માં જવું નથી એટલે ધણી ડાળીએ હું કામે છે ખાઈ પતિ તેમ ના ઉતરી જાવ મેળવણી કરતા ખબર પડે કોણ કરે ઊંચી થોડી ક્રિયા સીધે સીધો હોય એમાં તો કઈ વાંધો નથી હેલું છે આવું શું ફેરવું બધા બેઠો છો ને આ ઇન્દ્રો દૂધ પાડેલો જ્યાં રહો છો એ સ્થાન નું નામ શું અહીં ગ્રહ રોટલા અહીંયા ખાવ તો ગુરુકુળ એટલે શું કેવાય એ ને બગલે અટકવો છે જે જાણતો હોય કોઈ અટકાય અને પાંચ જણા હારા સાધુ બરાબર આવી ગયો ને બરાબર ઘરમાં રહી મેં ઓળખો કોઈ શીખો નથી મહાપુરુષ બનવું એને ઓળખે આ સામાન્ય વસ્તુ ને એને ઓળખે તમારે ઘર ધણી થવું હોય તો બધું ઓળખવું પડે ઘર ધણી થવું હોય પણ એ તો એની ભેળે થઈ જ જાય કરતા છોકરા ઘર ધણી થઈ જાય સાધુ કોઈ ન થાય શીખવાડવું હોય ન પડે ઘર ઘણી થઈ જાય છે અમે આમાં દેખતા હોય ને થાય જ મહાપુરુષ ને જેવી સાચું ન ઓળખે તો એલા મહાપુરુષ બને જેવો એને ઓળખતા છે અને વૃદ્ધા માની લે હવે આપડે બરાબર એટલે આ વજાર નો વેળ કેમ મેળવો કોઈ બોલતા નથી મને હાલ સંગલિત અને એમાં જે ભગવતી કહેવાય ગયો બિલકુલ ન હોય શરૂઆત નો આરંભ હોય એ હજી કંટ્રોલ આને ઓછે બસ થવા જ આવી એટલે તમારા પગ દુખે ને ઓચિંતા તમે ઘેરે જાઓ હળમાં બૈરાનું ડુગડું જેમ જેમ જેમ રખડતું હોય તમે નો લીધું હાકલ મારો એ આ હું અહીં રખડે અમે લઈ લઈને આપણને ક્યાં ખોટ પડી ના એ તો લઈ લઈએ અમે એવું છે ને અમારો અમારું માઇન્ડ છે અને ઈ એ ધરપદ યાદ આવે અહીં બે ઢોકરા રમતા અમે એક જ યાદ આવે પાણી એમને નળ હાઈલા જતા હોય ને હાઈલા જાય કોઈને યાદ ના આવે હવે આજનું યાદ ન આવે એમાં સત્પુરુષ ને ઓળખો સત્પુરુષ ને તેના રોટલા ખાવા એને જ ઓળખતા રોટલા તો ગુરુકુળ ના ખવા છે ને પણ એને ઓળખતા તો આ શિવ બ્રહ્માદિત ની સાથે સંબંધ ધરાવીને આ વાત કરે એ શિવ બ્રહ્માદિત કરતા મોટા થઈ ગયા દેહાદી મહાપુરુષ થઈ ગયા એટલે પૂજા ખરાબ આવી અને ઈ આવડા પાછલા નામના નાના એને ચાલે આજે હોય જ નો ઘર છોડ્યું તો શા માટે ઘર શા માટે છોડ્યું કઠિયા રોટલા નો હવાલ આવી ગયો મજા નો પણ ઘેરી ઊંઘ આવે ઘેરી નીતિ કરે તો પુરુષ ને ઓળખવા હું ઓળખી ગયા ખબર જ નથી અને જે ક્રિયા તો કરતો હોય તો એમાં જડપણું આવે એમાં જડપણું આવે જુનાગઢ જઈને આવું છું ને એનો બગીચો જોઈ અને અહીંયા આટલા બધા છે એનો બગીચો થઈ ગયા પછી અને બીજાની ભૂલ કાઢી હોય તો યારો એમાં એક અધૂરો નહીં દુઃખ થવું જોઈએ જુનાગઢ જઈને જોઈએ ને વાંચનારાને દુઃખ ન થવું જોઈએ તમારું મને આવડતું નથી આ એક બગીચાનું તો કામ એવી એક તમે આગેવાનો છે ને જુનાને પાપ વધારે લાગે સાંજા થવા તમારી ચાલે આવે તમે એનો રસ્તો દોર્યા એટલે એનું પાપ ને તમારું ચક્રવર્તી યાદ કરે હવે સ્વામી ને વાતો વાંધો લ્યો ગુરુ સોળ આના વર્તે ત્યારે શીખ બે બે આના વર્તે તમે જૂના ગુરુ જો એને તમે ઉંદર રસ્તે ચડાવો આ તો જૂના ને તો મહાપુરુષ થઈ જાય રોટલા ખાવા આ તો મારા માળા લાવે એ જાણે અન્ય માળા બહુ ફેરવી ના ગામમાં જઈને માળા ફેરવે મહાપુરુષ જગત ભગવાન ને જગત સંત એ પેલા છે ઓળખવા અતિરાતી આવે આગળ એક ભગવાન તો છે એમાં ક્યાં કોઈ આ પાડે છે ભગવાન ને કઈ કોઈ ના પાડતું નથી આમાં આવી ગયો હોય અને એને તમે ભગવાન ઓળખો ત્યારે સત્પુરુષે એમને લાવવાના છે કોઈ ઓળખે સત્પુરુષ ઓળખવાની રીતિ નથી ધંધો સમૃદ્ધિ છે એ પદ્ધતિ નામનો પાઠ કરજો એ નિષ્કુળાની નામનો પાઠ કરજો 从买一把安物，从眼光，જનમંગલ માં આવે આ તો નામ માની ઓમ શ્રી અર્થ હોય એના જીવનમાં અને નારદ સંતાદિક સુખજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાયા છે કે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણ ના દાતા બતાવે ધંધા કરી આપણે કોણ ઓળખે બાબતમાં તો ઓળખાણ ઓળખવા શબ્દ હવે તો આ લુગડા લુગડા ને ઓળખે સંત ને ઓળખે ભેદ અત્યારે પહેલા હતા સત્સંગ લાગતી જો સમય વ્રત ને વડીલ હોય મંદિરે આવે તો સાધુ એનાથી ગીતા બાપા આવ્યા કહેવામાં ફેર કર્યો હોય તો એ તો કઈ આવડા અત્યારે ત્યાં હું કરે સ્વામી આપણે ફેર જમવા આવશે તો સાધુ ને ત્યાં જમાડા જમા જમાડા બસ અને જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંત નું મહાત્મ્ય છે એવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે અને જે જેટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અમારામાં ઘણા ભક્તો હોય આની આ વાતો વાંચ્યા કરે તો મારા જેવું પ્રગટ ભગવાન પ્રગટ જો આપણે બધું હા એમાં લખતા હું સમજાય છું મારી વાત બધું માંડવું કરી ઘોડી રે પકડાઈ ગયો છે ને હા કરવું અને હવે તો ઈ જ છે બીજું સોદો છે અમારો ગધેડા ઘોડા કરીને જ અમારે અમારો ધંધો બિઝનેસ અને એમાં તમે કલ્યાણ માની લીધું ધોયા ધોળા ઘણા તારી લાગે ત્યાં ખર ખરા પણ આપણે ખર જ પૂજવા તો સાંભળી ઢોળવું હોય નિષ્કુળન ખેતી આવી વખત આવી ઓળખે છે મારી બેન ઓળખે નહીં લાભ લેવો ઓળખાવી ઘરથી ઘરમાં કેવી કરી ભાવ છે ના લેવા તો ચોખ્ખાના કળથી ભાવ લેવા ચોખ્ખાના ક્યાંથી આવે તો સમજાવું તો નથી અને સમજવા પણ તૈયાર હોય સીધે કલ્યાણ મળી જાય તો લઈ લેવા અને પ્રગટ ભગવાન ને પ્રગટ જોડી દઈએ મારા આપણે પ્રગટ ભગત બેઠા ત્યાં આ ગોખેલા શબ્દ કોઈ યાદ કરવા ઓળખવું નહીં એ તરત જેટલા ભગત એ આપણે નહીં જોવાની એ આપણે નહીં જોવાની મારા શાક લેવા જવું હોય તો પાંચ ઠેકાણે ફરે આ મારું નથી આને માટે એ આપણે જોવાનું એમાં ભગત કહેવાનો એ તો જોવે જ નહીં ભગત કેવાનો એટલે વળી કોક ને કહી તો આપણને હારા નો કહી ને એને ઈ વાસના હોય મારી પર આપડે સારું રહેવું અને કોઈ કેવું ડુંગો અત્યારે કે તો માર ખાય માર ખાવો બધા જાજો ભાગ્યો એ જાજો જ છે જૂના સાધુ એ માર ખાધા જ નથી ખાધા જૂના હરિભક્તો નાચ બાર યાદ એક નથી રહ્યા મારા ઈ કોઈ સંભાળતો નથી મારા માર નથી ખાવો થોડુંક માલિકા જો સુરાતન ન હોય તો વૃક્ષ તો થાય જ નહીં નુકસાની તો આપણે કરીએ એની મોબતમાં આપણે નુકસાની એની મોબતમાં નુકસાની આપણે એમ ને ભાવ નુકસાની નો વેપાર એ અત્યારના જમાનામાં જો તમે ચેતીને નહીં ચાલો ને આપણું જ બગડ્યું તો જે થવું હોય થાય પણ આપણું બગડ્યું કારણ કે એટલું તમે એને ઉત્તેજન આપ્યું કારણ કે ઓઈલો તમને કહી ગયો એ બોલે એમ નથી એટલે તમારો ગેરલાભ લે ગેરલાભ લે તેનો તમને પાપ લાગે

અને વાઘ છે ભગવતી જે છે કારણ ભગવતી ને બોલવું નહીં આપણે આરામ મટી જાય અને કોઈ કાળે તે કલ્યાણ ના માર્ગદર્શકી પડે નહીં પ્રગટ ને ઓળખવાનું કઠણ છે કારણ કે શાસ્ત્રીય લક્ષણો કયા છે પેલા જાણવા તો જોઈએ અને ઈ આમાં તપાસવા જોઈએ એ તપાસે એ કઠણ છે કોઈ તપાસતો નથી કારણ કે આ સાધુ ને તપાસી હું કરવામાંથી મળે શું જેનો વેપાર કરતો હોય એ માલ ને તપાસ કે એમાંથી કઈ મળે તો ખરું આમાં કોણ તપાસે તપાસે કોણ કોઈ રે ઉગારો મુને કાળ થી શું આશી એ માલિપાથી જયારે અવાજ ઉપડ્યો ત્યારે એ તપાસ ત્યારે એવા અવાજ વાળા ખોળો ક્યાંથી ચડે કોણ આજ તો જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હશે એને ખૂબ ચેતીને રહેવું પડશે કોઈની મોહબતમાં ન તણાવાય મોહબતમાં તણાયો એ ખોવાય કલ્યાણ મોહબતમાં છે જ સાથે મોહબત ના થઈ જેમાં બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાશરાધિક તે કામાધિકે કરીને ધર્મ થકી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષ ના જેવો જો મહાત્મ્ય યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણ ના માર્ગ માંથી પડ્યા નહીં બીજો લાભ છે તમે પરોક્ષ ભગવાન માની પરોક્ષ સંત રાખીને તમે તમારી મેળે ભજન કરો અને તમે કઈ જરા ભૂલ કરી આ બે માં આટલો બધો ફરક છે રામચંદ્રજી હતા અને કૃષ્ણ ભગવાન હતા જેથી એના પ્રગટ ભગવાનો એ ભક્તો એ ભૂલો કરી છે કે નથી કરી અને છતાં કલ્યાણ ના પાત્ર છે કોપિયું ભૂલમાં નહોતી એમ ને ભૂલમાં નહોતી સમજવા માંગે આ તો બધું હવે જે ધર્મ ને ઘેરે હોય ને આવતા હોય જેવો સંબંધ થઈ ગયો રેસ્ટોરન્ટ આ આવે આ ખવારે આવડો આવે આ ખવારે આમાં અધ્યાત્મવાદ રહ્યો ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ માંથી અહીંયા આવ્યા એ જીવના કલ્યાણ માટે આવ્યા કલ્યાણ પૈસામાં છે તો તો આગળ પાંચ લાખ થઈ ગયો તમારે કરવાનું જ નહીં ઘરમાં પાંચ જણા હોય પાંચ લાખ આપી દેવા એટલે પાંચે નું કલ્યાણ થઈ જાય છે ને અને તમારે ભક્તું નહીં તો પાછું આ વાંચે નથી કલ્યાણ નથી એટલે ન વાંચવું એમ નહીં હો પણ એને બાજુ જોવું આ ભગત નું બધા નું આ દુઃખ એ વાંચી લીધું એટલે કલ્યાણ ફેરવે કલ્યાણ તું કેટલા લાકડા ફેરવે વિચાર ફેરો છે વિચાર કરવા કોઈ નવરું જ નથી તમને દ્રષ્ટાંત ગુરુકુળ માં રહેવું ગુરુકુળ ના રોટલા ખાવા મને થાય મેં કહા કુતરા જેટલું આવડે ને જ્ઞાન નથી જરાક એને રોટલો મળી ગયો તો એનું ઘર હાથ પોતાની મેળે વેચી ગયા તો બધું રોટલા માં રોટલા ખાય આપડે દાળ ભીવી તો તો કમારે બધું જોયું તો બચી ગયા માટે સર્વશાસ્ત્ર નું રહસ્ય આ વાર્તા છે રામચંદ્રજી ભગવાન હતા તમે ના પાડો કૃષ્ણ ભગવાન હતા ના પાડો સ્વામિનારાયણ ભગવાન હતા ના પાડો મોટા મોટા સાધુ ના પાડો એમાં કોણ ના પાડે પણ ભગત જયારે હોય ત્યારે એને ઓળખવા પડે ઓળખાય કેમ ઈ મહેનત કરવી રૂબરૂ ઓળખાય અને જરાક આવો જાઓ ભાઈ છે ફલાણા પટેલ કેમ છે આ સાધુ હારા લાગે છો નો ભાવ છે એમાં હશે ને નો ભાવ એમાં અરે કાંઈ ન એટલે કાંઈ ન કલ્યાણ છે જ નહીં એમાં કલ્યાણ તો એના સિદ્ધાંતમાં ત્યારે સિદ્ધાંતો પાછું આપણે વિચારવો સિદ્ધાંત વિચારે તો બે વચ્ચે મનમેળ રહે મનમેળ અને તે જ દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબાર માંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ વિરાજમાન થયા હતા અને શ્વેત ખેત પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત પાઘ માથે બાંધી હતી અને તે પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો તમને એક પ્રશ્ન પૂછીએ જે જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે જ એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે એ સૃષ્ટિને સર્જે છે અને જેમાં જીવને છે તેમજ સર્વ બ્રહ્માદિક ઈશ્વરને છે તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સજે છે કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્ન સૃષ્ટિને સૃજી આપે છે એ પ્રશ્નનો ઉત્તર કરો સપના સ્પષ્ટમાં જાય છે ત્યારે એ પોતે એવો થઈ જાય છે પોતાનો સંકલ્પ સર્જી કે ભગવાન એને સર્જી આપી અને આમ તો કે છે જેવું સૂક્ષ્મમાં જેવું કઈક કરવું હોય તો સ્થૂળ દેહ કરીને થાય છે તો ઈ એને પોતાનો સંકલ્પ ન થયું એમ નથી કર્યું એ તો આમાં તો કે છે તો સર્વે ના સંકલ્પ ના કરનાર તો ભગવાન જ છે એમ ભલે આપણે માટે શું થઈ જાય આવે છે બધું વિચાર કરતા છે કેમ આ તો કરે ને બધા ખબર ન પડે ખબર ન પડે <laughs> હું વિચાર પણ કરવો જોઈએ કે નહીં આ નથી કરતા એટલે જ આ જન્મ મરણ માં ડૂબકા ફેરા ખાવા પડે પણ આવડા કેટલાક તો હું કે આપણને ખબર ન પડ્યો ખબર ન પડે તો અહીંયા બચાવ કરી લીધો પણ એ બચાવ થાય છે ખબર ન પડે તમે જાણતા કે દીધો જો લૂંટી જાય તો તમે આ તો ઊંઘાવી ગઈ લૂંટી જાય ને લે મારા વાતો કરે એના જ ઘરમાં ચોર બધું લૂંટી ગયા ઓલા બધા કામ થઈ ગયું તો મૂકો તો લઈ ગયા એમ બોલતો હશે વિચાર કરો છો જો ભગવાન પાસે જવું હશે તો બધા જે ભાવો છે એને સમજીને ટાળવા પ્રયત્ન કરવો પડે કરે જ કોઈ તમે કહો સાધુ ને જમાડી દીધા એટલે કલ્યાણ થઈ ગયું ઈશ્વર ને જયારે કલ્યાણ થતું છે સ્વામિનારાયણ બોલે હોય તો કઈ તો આપડે ફરી ગયા એમ દઈ વખત હું કોણ ખોટું છે ને સંતોષ માની બેઠા રહ્યા એટલે બધું પતી ગયું ને હું તો ભગત તો બહુ અમે કોઈને યાદ જ કરાવતા નથી ને કામ યાદ કરાવી તો અમારે કરવું પડે એવું કોઈ યાદ કરાવતો હશે એ પછી પણ યાદ જ ન કરાવે યાદ કરાવે તો એમ નુકસાન આવે જાગતો થઈ જાય કલ્યાણ તો કઈ કર્તવ્યમાં જીવનમાં સ્વામિનારાયણ જોડે અક્ષરધામ માંથી આવ્યા આ રાત્રિ જે પડકારા મારીને વાતું કરે જોઈ લો એક દિયે બેઠા સર્વ સાધુ હરિમળ બોલો પૂછો પ્રભુ મને કેમ તરત ના તરત જો હવે ઈ મહિનું આપડે કઈ કરવું નથી કેમ રઘુજીભાઈ કરવું પડે કે કરવું પડે હો એ પ્રશ્નનો ઉત્તર કરો પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિ ને સર્જતા નથી અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફળ પ્રદાતા છે એ જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સર્જે છે અને એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે અને ભ્રાંતપણું છે તે તો દેશને યોગ્ય કરીને પ્રવર્તે છે તર્ક નહીં આવ્યો હોય તો આવી ગયો સંતોષ સચિંતા અંત્ય કરીને છે ખરેખર તો આ જેમ હિસાબે થાય છે સંકલ્પ થયા અને એમાં જેમ આ સપનું આવ્યું હોય કોઈ તો એમ કે મારે દેશ ના હિસાબે જે શાંતિ પણ અંદર એનાથી દેખાય છે તમને હું સમજાણું એટલે જો આ ઓલું આવ્યું ને એની કોપી કરી અંદર નો તો સમજાય જે જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સર્જે છે એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે એમાં પાછું અસ્થિર પણ છે એ સાથી આવ્યો એને એક કરીને ગાવ તો નો પ્રશ્ન નો ઉત્તર થાય તમને ખબર શાંત થઈ ગયા ઉત્થાન મળી ગયું ભજન નું ભારે સુખ આવી ગયું અસ્થિરપણું છે અને ભ્રાંતપણું છે તે તો દેશને યોગ્ય કરીને પ્રવર્તે છે કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાત્યની એવી સૃષ્ટિ દેખાય આવે જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાય આવે તેમ કંઠ દેશને યોગ્ય કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે અને જે જ્ઞાની જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાન પણ હોય ત્યાં દેશનું સમજે અને કાળનું પ્રધાન પણ હોય ત્યાં કાળનું જ સમજે અને કર્મનું પ્રધાન પણ હોય ત્યાં કર્મનું સમજે અને પરમેશ્વરનું પ્રધાન પણ હોય ત્યાં પરમેશ્વરનું સમજે અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે મૂર્ખ કોણ ખબર આવી રહ્યા

અને આવડા ને આંધળો રેવો ભાવે સ્વામી પણ સ્વામી કેવો કે કોઈ મલબદ વિચાર કરતો આ બધું આંધળા બજાર નું છે બહુ જોવાનું લોકોને કહું ઘર બહાર છોડ્યા આને આવ્યા હવે ગરબારી ધવાશે નહીં ધવાશે ગરબારી અને આળસ રાખીને આવું કાઢી નાખે આને નુકસાની જેટલી તમારે બધું છે બાજુ તો ઊભું છે બધું અને પાછા અમે તમને પાછા અમારે રવાડે ફેરાવી એટલે તમે પાપ કરો એ બધું અમને લાગે અમારે પાછા બળી પાડી જો કાળ ની વાત સમજાણી હોય તો કાળ ને જ મુખ્ય જાણે અને કર્મ ની વાત સમજાણી હોય તો કર્મ ને જ મુખ્ય જાણે અને માયા ની વાત સમજાણી હોય તો માયા ને મુખ્ય જાણે પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખ ને સમજતા ન આવડે અને જ્ઞાની હોય એ તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાન પણ લે અને પરમેશ્વર છે એ તો દેશ કાળ કર્મ માયા એ સર્વેના પ્રેરક છે અને પોતાની ઈચ્છા એ કરીને દેશ કાળ અધિક નું પ્રધાન પણ રહેવા દે છે પણ સર્વે પરમેશ્વરને આધારે છે જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુવ મંડળ ને આધારે છે શિશુમાર ચક્ર ક્યાં આવ્યું વાંચવાની કથા હશે સમજવાની નહીં અમને આ તો કે વજાણ ના પાઠ કરી ભક્તિ નાવણી ના પાઠ કરીએ પાઠ કરો છો ને બધા સમજાઈ ગયું ને બધા જ્ઞાની થઈ ગયું એ આવડા ને પાછા ભૂલા પાડશે ખોટા જ્ઞાની થઈ અને આવડા ભૂલા પાડશે એટલે એને અને જેમ પ્રજા કરે સમાજ ચક્ર શાસ્ત્ર ની રીતે દક્ષિણ ધ્રુવ નું ઉત્તર ધ્રુવ એ વચમાં દહી લખે એને ફળકો લખે આ નક્ષત્ર મંડળ છે એ બધી ફૂગડીઓ છે એ બધું સુષુમાર ચક્ર ને આધારે ફરજ કરે એમ આ શરીર ની અંદર જે જે ક્રિયાઓ થાય એ બધી ઈશ્વર ને આધીન ફરજ ઈશ્વર સિવાય બીજો બીજમાં કોઈ કરતો નથી ઈશ્વર પણ સ્વતંત્ર નથી કરતો એના કર્મ ને અનુસારે એને અપાવેલા એને એના કર્મ ને અનુસારે જેવા એના પૂર્વ કર્મ વર્તમાન કર્મ એ પ્રમાણે પાલિકા ગુણ ના વેદ પ્રયાસ કરે જો આપણે હવ બેઠા હવ ના દેહ માં જીવ છે હવ જીવ વિના નો હશે ક્યારે એવું છે આખા શરીર માં આખા શરીર માં ક્યારે હૃદય હૃદય હૃદય જીવો જીવે

હવે એ જીવ બેઠો છે એમાં જાગૃત અવસ્થા એટલે અત્યારે આપણી જાગૃત કહેવાય એ તાણે વધારે ક્યાં રહી છે જયારે જાગતો હોય ત્યારે નેત્ર મારે નેત્ર માં રહીને આ બધી ક્રિયાઓ કરે છે ગંદા કરતો હોય આખો દિવસ કામ કરે થાકી જાય એટલે ઘેર વયો જાય હુવા આ ઘર છે એનું અહીંયા રહેવાનું અહીંથી અહીંયા વયો આવે જ્યાં જ્યાં ત્યાં બેઠો છે અંતરિયામી અજ્ઞાન દશામાં જરા એને કહેવાય ઊંઘ તો આવે પીડા માત્ર મટી જાય તાજો થઈ જાય સવારે આ કામે ચડી ગયો આંખમાં હતો ઘરે આવ્યો પણ અજ્ઞાન દશામાં આવ્યો અજ્ઞાન દશામાં બ્રહ્મ નો સંબંધ થાય એ બ્રહ્મ ગુણ એના મારી ગયા દુઃખ માત્ર વયા હવે અહીંથી અહીંયા આવવું એમાં કંઠ વચમાં આવે બરોબર કંઠ દેશ જ એવો છે બિલોરી કાચ જેવું ત્યાં આવતા એક સેકન્ડ નો કેટલામો ભાગ પેલા સ્થિર થયો જે સંકલ્પ એને થયો હોય એ ભૂતમાં તો સેકન્ડ નો કેટલામો પાડો એમાં બધી રચનાત્મક થઈ જાય એને યોગે કરીને આળ પંપાળ જે બધું ખડું થઈ જાય અને ત્યાંથી ખસો એટલે ઓલું બંધ આખી આવવું છે ને કામ કરવા ત્યારે વળી કંઠાતો હવે એ વળી એમ થયો તો વળી વિચાર કરજો સ્વપ્ન હતા કુવા ટાણે આવે કાંટા ટાણે આવે આ ગંધ દેશ આડો આવે છે જેવી ભાવનાઓ ભરી હોય એ ત્યાં મૂર્તિમાન દેખાય છે મૂર્તિમાન ભયભીત થઈ જાય સહનામાં જો જાગેલા પરસેવો વળી ગયો હોય એવા દુશ્મનો દેખાઈ ગયા હોય ત્યાં સ્થિર થવાતું નથી એટલે કંદ દેશ જ એવો મહારાજ ત્યાં કોઈ દેશ ને યોગે કાળ ને યોગે કર્મ ને યોગે છે ઘરનું પણ આને કોઈ જાણવા પ્રયત્ન કરતો જ નથી કેટલા કમાર છે જે આમાં બની રહ્યું છે રાત્રિ દિવસ એનો કોઈ વિચાર કરે અને વારે વારે અક્ષરધામ માં જવાની વાતો કરી આટલું કઈ ઘરમાં બને છે એમાં કોઈ વિચાર કરતો નથી કોઈ વિચારમાં ચડી જાય ને જગત ઓછું થઈ જાય માલિક ભાવ પણ કોઈ ન કરે કારણ કે જીવ માયામાં તમે આ પંચ વિષય સ્વાદમાં આનંદ આવે એટલે એવો દેખાય ને એ બીજો આવે કઈ એને એમ દેખાય અને અત્યારે રખડવું એમાં જ માલ માની પૂજાની પ્રાપ્તિમાં માલ માન્યો નથી અને જેમ પ્રજા સર્વે રાજા ને આધારે છે તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે માત્ર પણ ન ચાલે આપડે બધા રાજા થઈ ને આ બધા રાજા છો પેલા નોકર છો નોકર ના નોકર નોકર દેવાની આ કોઈ વિચાર આ વિચાર નથી કરતા એમાં બચવા ફાજલ સમય રહે એ સમય માં માયા જોર કરીને આ વિષયમાં તાણી જાય જો આ વિચારમાં ઉતરે એટલે વિષય તરફ એની વૃત્તિ એની મેળે પાછી વળાય ભાઈ આ તો કહે છે મને ઘાટ સંકલ્પ બતાવે પણ નવરો ભેડો થવાના તું આ રસ્તે જા એટલે ઓલા એની મેળે ગયા ઉતાળા ભરી ભાગી જાય તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વર ના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા હવા સ્થિતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ મધ્ય પ્રકરણ નું એકસઠમું વચન એકવીસમું વચનામૃતમ જે છે મહારાજ